શ્લોક નંબર થર્ટી નાઇન ધર્મેણ રહેતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નિંદા ભયાન્નૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ વળી શ્રીકૃષ્ણ ભગવાનને તેમના ભક્તને અને સધર્મને નહીં ઓળખતા મૂર્ખ લોકો કદાચ તેની નિંદા કરે તો તેનાથી પોતાના મનમાં ભય પામવું નહીં આવા મૂર્ખ લોકો કદાચ મારે પણ ખરા છતાં શ્રીકૃષ્ણ ભગવાનની સેવા છોડવી નહીં તેવા લોકો નિંદા કરે તો પણ તેનાથી આપણું કંઈ નુકસાન થતું નથી યો યશ્ય તત્વમ પુરુષો ન વેતી સ તસ્ય નિંદામ કુરુતે ન વિદ્વાન જે મનુષ્ય જેનું વાસ્તવિક મહત્ત્વ નથી જાણતો તેની તે નિંદા કરે છે પણ જાણકાર હોય તે નિંદા કરતો નથી આમ પરાશર મુનિએ કહ્યું છે અને શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે સતોવ મન્યંતી હરિપ્રિયાન ખલાહા ખળ મનુષ્યો ભગવાનના પ્રિય સંતોનું અપમાન કરે છે નાશ્ચર્યમ એતત યત અસત્સુ સર્વદા મહત વિનિંદા કુણપાપ કુણપાત્મવાદીશું શેર્ષ્યમ મહાપુરુષ પાદ પાંશુભીર નિરસ્ત તેજહસુ તદેવ શોભનમ જે દુષ્ટ મનુષ્યો આ મળદા જેવા શરીરને જ આત્મા પોતાનું સ્વરૂપ માને છે તેઓ જો ઈર્ષાને લીધે મહાપુરુષોની નિંદા કરતા હોય તો તેમાં કંઈ આશ્ચર્યની વાત નથી પરંતુ તે મહાપુરુષોના ચરણોની રજ એના અપરાધને સહન નથી કરતી અને તેજને નષ્ટ કરી દે છે મહાપુરુષોની નિંદા તો તેવા દુષ્ટોને જ શોભે છે દુર્જનોનો સ્વભાવ જ નિંદા કરવાનો હોય છે માટે ભક્તોએ તેને ગણકારવો નહીં વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે યશ્ય ત્રાતા ચક્રપાણી ચક્રપાણીર દુર્જનસ્તમ કરોતિ કિમ તતો ન તદ્ભયાત ભક્તિમ જહ્યાદ વિષ્ણો નરહ સુધી રોરૂયમાણાન બહુશો યથા ક્રોષ્ટુન મૃગાધિપ તૃણવન મન્યતે ધીરો વિષ્ણુ ભક્ત ભક્તસ્તથા અબુધાન જેની રક્ષા સુદર્શન ચક્રધારી ભગવાન કરે છે તે ભક્તને દુર્જન શું કરનારા છે માટે બુદ્ધિશાળી વૈષ્ણવે દુર્જનના ભયથી ભગવત ભક્તિ છોડવી નહીં દૂર રહીને બૂમો પાડતા લાળી કરતા શિયાળોને જેમ મૃગરાજસિંહ ગણતા ગણકારતો નથી એ મૃગરાજસિંહ એમ નહીં મૃગરાજસિંહ એમ એનું પર્યાય હોય ત્યારે મૃગરાજ સિંહ મૃગરાજ સિંહ એટલે તો એક નામ થઈ ગયું કોઈ મુર્ગરાજસિંહ નામના ભાઈ હોય એની કોઈ માટે બુદ્ધિશાળી વૈષ્ણવે દુર્જનના ભયથી ભગવત ભક્તિ છોડવી નહીં દૂર રહીને બૂમો પાડતા લાળી કરતા શિયાળો શિયાળોને જેમ મૃગરાજ સિંહ ગણકારતો નથી તેમજ ધીર વૈષ્ણવ મૂર્ખ દુર્જનોને તરણા જેવા ગણે છે નૃષિ ચંપુ કાવ્યમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે કુપિતો જનકસ તથાપી મેં કુપિતો જનકસ તથાપી મેં ન વિરામો હરિનામ કીર્તને મશકોપ નિપાત શંકયા સદનમ મુંચતી કિમ મહાજન મારા પિતા હિરણ્યકશિપુ મારા ઉપર કોપ્યા છે છતાં હું હરિના નામોનું સંકીર્તન કરતા અટકીશ નહીં કોઈ શ્રીમંત સાહુકાર મચ્છરના ઉપદ્રવની શંકાથી પોતાના વિશાળ મહેલનો ત્યાગ કરતો નથી માટે ઉદ્ધવજીએ પણ કહ્યું છે કે દેવસ્ય માયયા સ્પૃષ્ટા યે ચાન્યદ સદા યે ચાન્યદ સદા શ્રિતા ભ્રામ્યતે ધીર્ન તદવાક્યે રાત્મન રાત્મન્યુક્તાત્મનો હરો ભગવાન માયાથી મોહિત યાદવોએ કરેલી તથા શિશુપાળ આદિએ કરેલી અવગણના અને નિંદાના વચનોથી ભગવત પ્રાણ મહાન મહાનુભાવોની બુદ્ધિમાં ભ્રાંતિ પડતી નથી આ પ્રસંગમાં ભક્તિ તથા ધર્મનું સાહચર્ય કહ્યું છે જેમ અજ્ઞાનીએ કરેલી નિંદાના ભયથી ભક્તિનો ત્યાગ ન કરવો તેમજ અજ્ઞાનીએ કરેલી નિંદાના ભયથી ધર્મનો ત્યાગ પણ ન કરવો એમ સમજવું અહીં આગળ કહેવાઈ ગયેલું ભારત સાવિત્રીનું વચન પણ ધ્યાનમાં લેવું શ્લોક નંબર ફોર્ટી उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतैः पुंवि स्पृश्या न वनितास् तत्र ताभिश्च पुरुषाः અને ઉત્સવના દિવસોને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું રોજ દર્શન કરવા જઈએ ત્યારે કે મહાપૂજા મુકુટોત્સવ અને જન્માષ્ટમી આદિ ઉત્સવના પ્રસંગોએ ભગવાનના મંદિરમાં જઈએ ત્યારે ત્યાં ગ્રહસ્થો પુરુષોએ જાણી જોઈને સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો અહીં સ્ત્રીઓ કહેવામાં તાત્પર્ય એ છે કે સદ્ભાવોનો પણ સ્પર્શ ન કરવો ત્યારે વિધવાના સ્પર્શ તો મંદિર ઇતર સ્થાને પણ નિષિદ્ધ કર્યો છે તે મંદિરમાં તો તેનો નિષેધ હોય જ માટે તે પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી તેમજ સધવા સ્ત્રીઓ ભગવાનના દર્શન કરવા મંદિરમાં આવે ત્યારે તેમણે પણ મંદિરમાં કોઈ પણ પુરુષનો સ્પર્શ કરવો નહીં સ્ત્રીઓ અને પુરુષોનો સ્પર્શ સામાન્યપણે પણ મનઃક્ષોભનો હેતુ છે માટે નિષેધ કરાયો છે તે જ્યારે મંદિરમાં તો મનુષ્યો મનમાં ક્ષોભ નિવારણ કરીને શાંત કરવા અને પરમાત્માના સ્વરૂપમાં સ્થિર કરવાના પ્રયોજનથી આવતો હોય છે અને ત્યાં જ જો મનઃક્ષોભ થાય એવું આચરણ થાય તો તે બરાબર ન કહેવાય માટે ભગવાનના મંદિરમાં સ્ત્રી પુરુષોના સ્પર્શનો નિષેધ ખાસ કરવામાં આવ્યો છે નારદ મુનિએ કહ્યું છે કે મંદિરે ભગવત પરાંગનાંગાની યહ સ્પૃશતિ દુષ્ટમાનસ વિક્ષતે ચ મુહુરંગ મુહુરંગ નાનાન નાન નાન્યેશ દુષ્ટતમ આપસ્યતિ ક્ષયમ વાસનાથી દૂષિત મનવાળો જે પુરુષ ભગવાનના મંદિરમાં પરસ્ત્રીઓના અંગોનો સ્પર્શ કરે છે અને વારંવાર સ્ત્રીઓના મુખ સામું જોઈ રહે છે તો તે માણસ ઘણો દુષ્ટ ગણાય છે અને તેનો વિનાશ થાય છે આ શ્લોકમાં નિત્ય દર્શન કરવા આવ્યા અહીં નિત્ય શબ્દ લીધો છે તેમાં ઉત્સવ પણ આવી જાય છે છતાં ઉત્સવના દિવસે આવો શબ્દ અલગ એટલે વાપર્યો છે કે ઉત્સવમાં ઝાઝા મનુષ્યો ભેળા હોય ઝાઝા મનુષ્યો ભેળા મળ્યા હોય તેમાં અસાવધાન રહે તો નિષિદ્ધ કરાયેલો એવો સ્ત્રીઓનો સ્પર્શ પણ થઈ જાય તેથી હું સમજાય મંદિરમાં સ્પર્શ ન કરો એમાં એટલું કીધું તો ઉત્સવમાં હોતા એમાં આવી જાય એમ છતાં ઉત્સવ હું કામ શબ્દ લખ્યો છે તો ઉત્સવમાં ઝાઝા મનુષ્ય ભેળા થયા હોય તો એમાં સહેજ જ સ્પર્શ થઈ જતો હોય નિશ્ચિત કરેલો છે શું કીધું આમાં શું કીધું એમ શ્લોકમાં શું કીધું એમ ઉત્સવના દિવસોને વિશે અને નિત્ય પ્રત્યે મંદિરમાં આવ્યા હોય કંઈ નહીં કંઈ શું કે શું કીધું ભાઈ ફરીથી વાંચો છે આ શ્લોકમાં નિત્ય દર્શન કરવા આવ્યા અહીં નિત્ય શબ્દ લીધો છે તેમાં ઉત્સવ પણ આવી જ જાય છે છતાં ઉત્સવના દિવસે આવો શબ્દ અલગ એટલે વાપર્યો છે કે ઉત્સવોમાં ઝાઝા મનુષ્યો ભેળા મળ્યા હોય તેમાં અસાવધાન રહે તો નિષિદ્ધ કરાયેલો એવો સ્ત્રીઓનો સ્પર્શ પણ થઈ જાય શું કીધું શ્લોકનું શું ધ્યાન દોર્યું છે ટીકાવાળા એમ શ્લોકમાં હું ધ્યાન દોર્યું છે આ શ્લોકમાં શ્લોકમાં બે વખત લખ્યું છે તો ઉત્સવને વિશે ને મંદિરને વિશે આવ્યા હોય ખાલી મંદિરને વિશે એટલું કહે તો એમાં ઉત્સવ આવી જાય મંદિરને વિશે ને ઉત્સવને વિશે બે એક જ થયું ઉત્સવને દિવસે મંદિરને વિશે એમ બીજું શું થયું તો બે વખત લખવાની જરૂર બે વખત લખવા જરૂર લખી તો હું વાંધો ખાલી મંદિરમાં આવ્યો એટલું જો કીધું હતું ટીકામ કીધું છે એ તમારે ધ્યાનમાં નથી આવ્યું એટલે હું તમને કહું છું હું વાંચે છે વાંચો જી ભાઈ એમાં તમે વાંચો જી સંસ્કૃતમાં વાંચો જી ગુજરાતી કરે છે એનું હાથમાં આવ્યું છે કે નથી આવ્યું જ્ઞાને પછી અત્ર નિત્યપદેને એવ ઉત્સવાહ નામ ગ્રહણે જાતે બી પૃથક નિર્દેશસ્તુ તેષુ જનસંગ બાહુલ્ય બાહુલ્યાત અનવહિતાનામ સ્પર્શ સંભવેત ઇતિ તત્ર સ્વકીયાનામ સર્વથા પ્રમાદ પરિહારાર્થમ કૃતમ ઇતિ અવસીયતે એનો અર્થ કરો

હું વિશુ મગલ સાહેબ હે હું આવ્યું નિત્ય પદ અલગ મૂક્યું હું અલગ મૂક્યું આ બધાને બુદ્ધિ આપી છે ક્યાં ઘરેણે મૂકી આવતા હશે એ કઈ ખબર પડતી નથી હું ભાઈ તમે કયો હવે લ્યો નિત્ય શબ્દ આપ્યો છે તો એનાથી ઉત્સવનું પોતાનામાં ગ્રહણ થઈ શકે છે છતાં અલગથી હું કામ ઉત્સવ શબ્દ આપ્યો તે નિત્ય પદ અલગ મૂક્યું કે ઉત્સવ મૂક્યો અલગ હું અલગ મૂક્યું નિત્ય કહેવાથી ઉત્સવ પદ એમાં આવી જતું હતું છતાં ઉત્સવ પદ ઉત્સવ કહેવાથી તો નિત્ય ન આવે ઉત્સવ તો ક્યારેક જ હોય મંદિર નિત્ય પદ કહેવાથી ઉત્સવ એમાં આવી ગયા નિત્ય એટલે દરરોજ દરરોજમાં ઉત્સવ ન આવી ગયા તો ઉત્સવ શું કરવા મૂક્યો એ ઉત્સવમાં જો અસાવધાની રાખે સેજ પ્રસંગ હોય ઉત્સવમાં ગીર્દી વધારે હોય એટલે નો સ્પર્શ કરવો હોય તો થઈ જાય એમ એટલે વધારે સાવધાન રાખીને એમાંથી બચવા માટે ઉત્સવ શબ્દ હતો મૂક્યો નકર તો નિત્ય અમારા આશ્રિત હોય એમણે નિત્ય મંદિર પ્રત્યે આવે ત્યારે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો સ્ત્રીઓએ પુરુષોનો સ્પર્શ ન કરવો એમ કહી દીધું હોત તો તો શું થાય ઉત્સવમાં અસાવધાની આ ઉત્સવમાં અસાવધાનીમાં થઈ જાય એમ એટલે એમાંય નહીં થવા દેવાનું એટલા માટે ઉત્સવને નોખો મૂક્યો છે ફરીથી વાંચો ગુજરાતી આ શ્લોકમાં નીતિ ઘરેણે મૂકી અને હવ પૂરા થઈને આવે છે કથામાં હવ પૂરા થઈને આવે કેમત જાણીશ મારે હું આ મારે કામ લેવા જેવું નથી ભગત એ પૂરા હોય પછી બધા સામીઓ બધા પૂરા છે આમાં વળી લેવાનું કાંઈક હોય તો મારે હોય કે આ જો કેટલા બધા લઈને બેઠા છે હું અધૂરો છું તો મારે પૂરું થવું જોઈએ બધાએ ઘડા પૂરા ફેર્યા છે એક એને કાંઈ આમાં લેવાનું છે નહીં કે તને લેવા દેવાનો હાંધો નથી અને જો હાંધો હોય તો ન લઈ લી ગયા આ તો હું માથાકૂટ કરી અને મારે થોડુંક લેવાનું હોય એટલે મારે લઈ લઉં વળી આ તમે આમ આમાં જ ન મળે તમારામાં જ લઈ લઉં કે આ બધા એટલા બધા પૂરા થઈ ગયા અને આપણે આજે હા કેટલા ગઈડા થઈ ગયા તો હજી અધૂરા જઈ એટલે કાંઈક લઈ આની ઘોડે કાંઈક આની ઘોડે લઈ જો ભગત એ પૂરા ભગતને કાંઈ કથાની જરૂર હે કથા મોકરણ આવે હવે તે કથા મોકરો આવે દર્શન દેવા સ્વામીજી છે ને પણ મને હતી દર્શન કરાવે મોટા બધા કથામાં મને દર્શન દેવા પધારે છે બધા મારા ઉપર તો બહુ મોટો ઉપકાર છે મહતી કૃપા મહતી કૃપા મહતી કૃપા એમ છે બુદ્ધિ હાવ ઠેકાણે મૂકીને આવે એમ ભાડે મૂકીને આવે કથા કથામાં તો ઠીક છે આપણે આ બધું સમજીને જ બેઠા છીએ ને શિક્ષાપત્રી વાંચો છો તમે હે ભગતજી વાંચો શિક્ષાપત્રી કે વાંચો છો કે નથી વાંચતા હા કે ના કહેવાની એમ શિક્ષાપત્રી તમે વાંચો હે કે નહીં હું હા કે ના એમ કે નથી વાંચતા તમે વાંચો છો દરરોજ તો પછી વળી આ શું કથામાં આવવાનું એક પ્રયોજન તો પૂરું થઈ ગયું તો પછી બીજી વાર શું કરવાનું આવવાનું હે મને દર્શન દેવાય એમ એટલે એ ક્યાં પ્રયોજન કઈ વાંચો ત્યારે મને થોડા દર્શન થતા હોય એટલે દર્શન દેવા વધારે બુદ્ધિ તો આમ ભાડે મૂકીને આવે વાંચી એક એને ખબર ન હોય કથા હું આવી વાંચ કાલની કથામાં હું આવ્યું ભગત લ્યો કયો કે કાલ નહોતા શાક લેવા ગયા હતા માર્કેટમાં એટલે કથામાં કઈ કથામાં કઈ કથામાં કોઈ લેવા નથી આવતા કથા શિક્ષા પત્રિક દરરોજ વાંચે છે ને એ તો બધી ખબર જ છે તમને બધાને આ તો આ શું છે કે હું મારે દર્શન મારે દરરોજ ના હોય કાલ થયા હોય આજ દર્શન થોડા થાય હે આજના દર્શન જુદા જ નિત્ય દર્શન હોય છે ને કે નહીં નિત્ય દર્શન દેવા વધારે છે નિત્ય દર્શન તમે હું નિત્ય દર્શન દેવા પધારો કે તમે તો સંભળાવવા પધારો છો આ ને સંભળાવવાનું કાંઈ હોતું નથી એટલે દર્શન દેવા પધારે બુદ્ધિ તો પણ ભાડે મૂકીને આવતા હોય છે ગીરવે મૂકીને આવતા હોય કેદારાની ઘોડે કેદારો લાવ્યો એ કોણ લઈ આવી દે ભગવાને તો ઓલે તો કેદારો તો ભગવાને લઈ આવી દીધો અડધી રાતે એમ હવે બુદ્ધિ કોણ લઈ આવી દે અહીંયા હાજર ગીરવે મૂકી છે ને કેદારો ગુરવે મૂક્યો હતો કે નહીં ગીરવે મૂક્યો હતો એટલે ગીરવે મૂક્યો એટલે એનો અર્થ હું એ કેદારો ગીરવે મૂક્યો એનો અર્થ હું હા તો પણ તો વાપરું નહીં પોતે ત્યાં સુધી એનો ઉપયોગ ન કરાય જો ગીરવેમાં છોડે નહીં ત્યાં સુધી એટલે બુદ્ધિ ગીરવે મૂકી એનો અર્થ હું હે શું અર્થ થાય કયો ગીરવે મૂકીને આવે એટલે અર્થ શું કહેવાય એનો ઉપયોગ નહીં કરવાનો ઉપયોગ ન કરાય આપણે કે ગીરવે મૂક્યું હોય તો એ બહુ અનિતિ કહેવાય એ કોકને ઘેર ગીરવે મૂકીએ પછી આપણે વાપરીએ તો તો બહુ અનિતિ કહેવાય ટુ જી સ્પેક્ટ્રમ જેવું થાય કહેવાય એને વાત લ્યો એટલે ઠીક હાર એટલે કે દર્શન દેજો પણ વળી અત્યારથી વ્યાજ હતા કે હવે થઈ લેતા દર્શન તમારે આજ નવીન દર્શન તો થઈ ગયા હવે એટલે ઘડીક જ દર્શન દેવાના હોય કે ભલે આપણી કથા હું એ કથાની બલિહારી આ શ્લોકમાં નિત્ય દર્શન કરવા આવ્યા અહીં નિત્ય શબ્દ લીધો છે તેમાં ઉત્સવ પણ આવી જાય છે છતાં અહીં નિત્ય શબ્દ લીધો છે એમાં ઉત્સવ પણ આવી જાય છે એમ વાત નિત્ય શબ્દ લીધો છે પછી હાજે બોલે ઉત્સવ આવી જાય છે એટલે બોલા સમજે કાલ આવે છે આ બધા સાંભળનારા હોય જો કે તો બોલ પણ ગીરવે મૂકીને આવે છે એટલે બહુ વાંધો નથી કઈ તમારે ભૂલ નહીં કાઢે કોઈ ગીરવે મૂકી હોય એટલે ઉપયોગ કરવાનો હોય નહીં ને કે નહીં તમે વાંચો છો તોય પણ ગીરવે મૂકીને જાઓ અડધી ગીરવે અર્ધી ગીરવે મૂકીને અર્ધે વળી વાંચો તમે ક્યારેક લઈ લે ઓલા ખબર ન હોય એમ ગીરવે મૂકી હોય તોય ઉપયોગ કરી લે તમારે તમે ગમે એમ વાંચો તો આ લોકોને કઈ વાંધો નથી કોઈ ગીરવે મૂકીને આવે છે આ શ્લોકમાં નિત્ય દર્શન કરવા આવ્યા અહીં નિત્ય શબ્દ લીધો છે તેમાં ઉત્સવ પણ આવી જ જાય છે છતાં ઉત્સવના દિવસે આવો શબ્દ અલગ એટલે વાપર્યો છે કે ઉત્સવોમાં ઝાઝા મનુષ્યો ભેળા મળ્યા હોય તેમાં અસાવધાન રહે તો નિષિદ્ધ કરાયેલો એવો સ્ત્રીઓનો સ્પર્શ પણ થઈ જાય તેથી પોતાના આશ્રિતોમાં પ્રમાદ ન પેશે એટલા સારું ઉત્સવના દિવસે આવો અલગ નિર્દેશ પણ બતાવ્યો છે પૂરું થઈ ગયું છે તે આગળનો શ્લોક જવા દો હાલો મૂળ શ્લોકમાં ચ મૂક્યો છે ઠીક હજી બાકી છે તો હા તો એ થવા દો મૂળ શ્લોકમાં ચ મુકાયો છે તેનાથી એમ સમજવું કે દર્શન કરવા જઈએ ત્યારે વધારે પડતું બોલબોલ પણ ન કરવું યાજ્ઞવલ્ક્ય કહ્યું છે કે વાક પાણી પાદ ચાપલ્યમ વર્જયે ચાતી ભોજનમ વાણી હાથ અને પગની ચપળતા ન રાખવી તેમજ અતિ ભોજન પણ ન કરવું મનુએ કહ્યું છે કે ન પાણી પાદ ચપલો ન નેત્ર ચપલો અનૃજુહુ ન સ્યાદ વાક ચપલ ચપલશ્ચૈવ ન પરદ્રોહ કર્મધીહી દર્શન કરતાં કરતાં અતિ ભોજન ન કરવું શું કરવું એવું કીધું ચકારથી દર્શન કરતા કરતા અતિ ભોજન ન કરવું એમ એવું એવું જ થયું કે હે શું આમાં તો અતિ ભોજન કે મંદિરમાં ભોજન તો તો નવીન આવ્યું તો આ વખતે તો બુદ્ધિ ઠેકાણે રાખી લાગે છે એટલે કાંઈક નીકળ્યું શું તમે શું સમજ્યા ભગતજી કાંઈ તો સમજાય એ તો સલકીને આવે છે એટલે એ તો આપણે સમજવાનું છે જે સમજવાનું એ તો એને કોઈ તો સમજવાનું નથી ભાઈ હું તમે શું સમજ્યા તમે કાંઈક સમજ્યા હો તો વળી આપણે મને કાંઈક મળે હે અતિ અતિ ભોજન કરીને દર્શન ફરીથી વાંચો જઈએ અતિ ભોજન અતિ ભોજન નું વાંચો જઈએ ચકારાત મૂળ શ્લોકમાં ચ મૂક્યો છે તેનાથી ક્યાં છે મૂક્યો છે કે નથી મૂક્યો આ લોકો કે છે કે નિત્યમ કે દેખાતો નથી મૂક્યો છે ઉત્સાહ હેશો નિત્યમ છે નિત્યમ છે મૂક્યો છે એટલે વાંધો નથી નગર આ લોકો તો પરબરું ફટકારી દે કે મૂક્યો છે અને આપણે પૂછે નહીં આપણી પાસે પ્રૂફ કરાવે નહીં કે ભાઈ મૂક્યો છે કે નહીં એમ વાત લ્યો મૂળ શ્લોકમાં ચ મૂક્યો છે તેનાથી એમ સમજવું કે દર્શન કરવા જઈએ ત્યારે વધારે પડતું બોલબોલ પણ ન કરવું યાજ્ઞવલ્ક્ય કહ્યું છે કે વાક પાણી પાદ ચાપલ્યમ વર્જયે ચાતી ભોજનમ એટલે યાજ્ઞવલ્ક્ય શું કીધું અતિ ભોજનનું શું કીધું ભાઈ દર્શન કરતા કરતા અતિ ભોજન નહીં કરવાનું સ્વામીએ તો કીધું કે મંદિરમાં નહીં કરવાનું એમ દર્શન કરતા કરતા કે હું ભાઈ તમે હું અતિ ભોજન કરીને પછી દર્શન પછી દર્શન કરવાના જવું બે બે ચાર કલાક મૂકી દીધા વચ્ચે ગેપ મૂક્યો હોય તો હાલો થવા દો જવા દો જવા દો ને કઈ માથા ખોટા આ ચાંદ્રેણમાં જ્યાં વાતી ભોજન થાય માંડમળ થાય વડકા છે અને આ લોકો અતિ ભોજનનું લઈને બેઠા છે અત્યારે ઓલે મૂળ માત્ર માત્રના વડકા છે જવા દો આગળ હાલો યાજ્ઞવલ્કીએ કહ્યું છે કે વાક પાણી પાદ ચાપલ્યમ વર્જયે ચાતી ભોજનમ વાણી હાથ અને પગની ચપળતા ન રાખવી તેમજ અતિ ભોજન પણ ન કરવું મનુએ કહ્યું છે કે ન પાણી પાદ ચપલો ન નેત્ર ચપલો અનૃજુહુ ન સ્યાદ વાક ચપલશ્ચૈવ ન પરદ્રોહ કર્મધીહી માણસે કારણ વિના હાથ પગની ચેષ્ટા કરવી નહીં આડું અવળું જોયા કરવું નહીં ઉદ્ધત થવું નહીં સાચી ખોટી લોક લોકનિંદા કરવી નહીં તથા પારકું બુરું કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો નહીં આથી જ મોક્ષ ધર્મમાં તે બધાને વશ રાખવાનું કહ્યું છે જેમ કે ધૃત્યા શિષ્ણોદરમ રક્ષેત પાણીપાદમ ચ ચક્ષુષા ચક્ષુ શ્રોત્રે ચ મનસા મનોવાચમ ચ વિદ્યયા ધીરજથી શિષ્ણ તથા ઉદરને સાચવવું આગળ દ્રષ્ટિ કરીને હાથ પગની રક્ષા કરવી મનથી વિચાર દ્વારા આંખો અને કાનની રક્ષા કરવી તથા વિદ્યા તત્વજ્ઞાન દ્વારા મન અને વાણીની રક્ષા કરવી શ્લોક નંબર ફોર્ટી વન કૃષ્ણ કૃષ્ણદીક્ષાં ગુરુ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચોર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિઃ અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષા પોતે જેને ગુરુપદે સ્થાપ્યા છે એવા તે પદ ઉપર રહેલા ધર્મવંશી બ્રાહ્મણ પાસે જેઓ મંત્ર પૂજા અને નિયમ ઉપદેશરૂપ દીક્ષાને પામેલા હોય એવા અમારા આશ્રિતો એમ બતાવ્યું છે તેમનું તાત્પર્ય એ છે કે દીક્ષાના અંગરૂપ મંત્ર ગ્રહણ થાય છે તે ગુરુમુખ થકી જ થાય છે માટે તેમાં ગુરુનો નિર્દેશ તો દીક્ષા શબ્દથી આપોઆપ આવી રહે છે તો શ્લોકમાં ગુરોહો પ્રાપ્ત હે તે ઋષિ સ્વામીજી હોય એમ ગુરુ આવ્યા કે ગુરુ આવ્યા તો ભગવાન આવશે કઈ હોય તો બોલા કે આમાં તો આમાં તો ચેલા આવે એવું લાગે છે ગુરુ આવ્યા તો ભગવાન નહીં આવે આ ગુરુ જુદા આવ્યા છે એટલે નથી ગુરુ આવ્યા તો ચેલા આવશે ને ચેલા આવ્યા કે ગુરુ આવ્યા હું આવ્યું ભાઈ વિશ્વ મંગલ સ્વામીજી દીક્ષા શબ્દ આપ્યો છે તેનાથી દીક્ષા તો ગુરુથી ગુરુના મુક્તિ જ ગ્રહણ થતી હોય તો ગુરુ થકી પ્રાપ્ત થઈ દીક્ષા એવું ગુરુ પદ હું કામ વિશેષ મૂક્યું કહેવાનું હું જરૂર પડી એમ ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષા પોતે જેને ગુરુપદે સ્થાપ્યા છે એવા તે પદ ઉપર રહેલા ધર્મવંશી બ્રાહ્મણ પાસે જેઓ મંત્ર પૂજા અને નિયમ ઉપદેશરૂપ દીક્ષાને પામેલા હોય એવા આશ્રિતો એમ બતાવ્યું છે તેમનું તાત્પર્ય એ છે કે દીક્ષાના અંગરૂપ મંત્ર ગ્રહણ થાય છે તે ગુરુમુખ થકી જ થાય છે માટે તેમાં ગુરુનો નિર્દેશ તો દીક્ષા શબ્દથી આપોઆપ આવી રહે છે તો શ્લોકમાં ગુરોહો પ્રાપ્ત હે એમ કહેવાની શી જરૂર પડી તો તેનું સમાધાન એ છે કે દીક્ષા શબ્દથી ગુરુનો ઉલ્લેખ તો આવી જ જાય છે છતાં ગુરુ શબ્દનો ઉલ્લેખ કરવાથી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવ્યા એવા લક્ષણવાળા ગુરુ હોવા જોઈએ અને તેના થકી દીક્ષા લેવી ગુરુ કહેવાનું તાત્પર્ય એટલું છે કે શ્રોતિય બ્રહ્મનિષ્ઠ એવા જે ગુરુના લક્ષણ કીધા એવા એવા ગુરુ હોવા જોઈએ એનાથી દીક્ષા પામી શ્રોત્રિય એટલે હું દરરોજ કથા સાંભળતા આવ્યા શ્રોત્રિય એટલે હું ભાઈ શ્રોત્રિય એટલે દરરોજ કથા સાંભળતા એવા કે કોક દીક સાંભળતા એવા કે હાવ ન સાંભળતા એવા કેવા ગુરુ કરવા હે શાસ્ત્રના નિર્ણયોને જાણતા હોય એમ એટલે શ્રોત્રી તમે એવું કીધું રુચિવાળા શાસ્ત્ર રુચિવાળા એટલું નહીં શાસ્ત્રમાં પારંગત પારંગત એટલે નિર્ણયને જાણનારા ગુરુ શબ્દનો ઉલ્લેખ કરવાથી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવ્યા એવા બ્રહ્મનિષ્ઠ એટલે હું બ્રહ્મનિષ્ઠ સદગુણ સ્વામીજી આપણે ઉલ્લેખ કરીએ છીએ ને હમણાં નહીં કરી તો આપણે વ્યાજ પછી કરવાના છે ને બ્રહ્મનિષ્ઠ હે હમણાં હમણાં જો વેત આવી ગયો તો હમણાં હમણાં થઈ જાય નહીં તો પછી કાંઈ નહીં પછી ગયા પછી બ્રહ્મનિષ્ઠા એટલે શું ભાઈ પરમાત્મામાં સ્થિતિ વાળા બ્રહ્મનિષ્ઠ એટલે શું શાસ્ત્રમાં નિર્ણય હોય એ પ્રમાણે વર્તનારા એમ શ્રોત્રિયમ એટલે શાસ્ત્રના નિર્ણયને જાણનારા અને બ્રહ્મનિષ્ઠ એટલે એ નિર્ણય હોય એ પ્રમાણે વર્તનારા એમ એટલે બ્રહ્મનિષ્ઠ પાછું ગુરુ શબ્દનો ઉલ્લેખ કરવાથી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવ્યા એવા લક્ષણવાળા ગુરુ હોવા જોઈએ અને તેના થકી દીક્ષા લેવી જોકે શ્લોકમાં પ્રાપ્તેહી એવો અનુવાદ માત્ર છે પણ મહારાજનું તાત્પર્ય વિધિમાં છે અર્થાત દીક્ષામ પ્રાપ પ્રાપ્નુયાત અને તેના અંગરૂપ તુલસી માલિકે ધારીએ ધારણ કરવી એવો અભિપ્રાય પ્રગટ થાય છે હું આવ્યું કે હું આવ્યું કોણ આવ્યું કોણ આવ્યું અહીં ટીવીમાં આવ્યું ઋષિ કોણ આવ્યું એવું પ્રાપ્ત એ શબ્દ કીધો વિધિ એમાં નથી મહારાજનું કહેવાનો ભાર એની ઉપર નથી દીક્ષા તમારી વિધિ હું વિધિ દીક્ષા પ્રાપ્ત નું યાદ દીક્ષા લેવી ના કરી હોય તો વિધિ કહેવાય ના કરી હોય કે તમે દીક્ષા લેજો એવું કીધું છે આમાં તો વિધિ તો ન થઈ યાર પ્રાપ્ત હે એટલે શું કીધું એમ શું કીધું તો એને શું કહેવાય મેળવેલી શબ્દ આવ્યા એટલે કહો છું ને બોલ પણ ભાડે મૂકીને આવો છો ને એટલે આમાં લખ્યું હોય એ કઈ ધ્યાન નથી રાખતા એમ કે આમાં શું લખ્યું છે અને આ લખ્યું છે એ ક્યાં કહે છે એટલે તમારા હોતે આવે છે કે નહીં પ્રાપ્ત એવું આવે છે કે એમાં વાંચો દી સંસ્કૃત વાંચો હાથમાં નહીં આવે કાં તો ઘડીકમાં જે હાથમાં આવે એ વાંચો ને હાલો આપણે તો પૂરું કરવું છે હવા આઠ બધી તમારે કઈ હાથમાં આવ્યું દેવજી આપણી કથાની બલિહારી છે ને ભગતને કઈ હાથમાં આવ્યું આપણે ભગતને હોતે શિક્ષાપત્રી આપી છે હાથમાં હાથમાં આવી જાય તો ઘડી હરકી હતી એ હાથે હાથમાં નથી આવતી ને કોઈ વાત કઈ હાથમાં આવ્યું જ નહીં ફરીથી વાંચો એટલે જો કઈક આવવું હોય તો આવે બીજી વાર ડબકું મારી જાય જોકે શ્લોકમાં હા જોકે શ્લોકમાં જો કે શ્લોકમાં પ્રાપ્તેહી એવો અનુવાદ માત્ર છે શ્લોકમાં તો હાથમાં આવ્યું કે ન આવ્યું હે આવી ગયું જો કે શ્લોકમાં પ્રાપ્તેહી એવો અનુવાદ માત્ર છે પણ એટલે હું એનો અર્થ હું ભાઈ એ કાઢી નાખે તો લાઘવ થાય ને હે પ્રાપ્ત હિ કાઢી નાખે તો બે અક્ષરનું લાઘવ થાય ને હે કે લાઘવ માટે એટલે અનુવાદ એટલે શું એ મને ખબર નથી એટલે એ વાત કે જે હોય અને કેવું એમના મનવાદ કહેવાય દીક્ષા તો લઈ લીધી છે કે તમે લેજો એમ કેવું છે ભગવાન લઈ લીધી અને એને પાછું કેવું એના મનવાદ કહેવાય જે હોય અને એને કેવું વર્ણન કરી બતાવવું એના અનુવાદ કહેવાય પણ મહારાજ નું તાત્પર્ય શું છે કંઠી કંઠી બાંધવાની અને એ બેવડી બાંધવી દીક્ષામ પ્રાપ્તનો યાત એમ એની એમાં પાછું તાત્પર્ય શું છે એમાં પાછું તાત્પર્ય શું છે તુલસી માળા બેવડી બેવડી કે એકવડી કે પછી એક હરખી જ રાખવાની કે લાંબા ટૂંકી રાખવાની હે હા કહી દઉં કહી દઉં એટલે ગુરુ આવે તો ખરા એક શું એમાં એમાં શું છે ભણી શ્રોત્રિય અને બ્રહ્મ નિષ્ઠ એવા ગુરુ થકી દીક્ષા તમે લેજો એમ એને વિધિ કહેવાય એમ એટલે વિધિમાં તાત્પર્ય છે અનુવાદમાં નથી એમ તમે લઈને બેઠા છો એ તો મહારાજને ખબર જ છે કે કેદું લઈને બેઠા છે એ દર્શન કરતા છે ને આપણે બધા કથામાં દર્શન દેવા આવીએ છીએ ને આપણે કઈ ઓલા તો કરવા તો કે ઓ એટલા બધા દીક્ષા લઈ લીધી છે ભગવાને આશ્ચર્ય પામતા છે કેદી લીધી મને ખબર નથી ને વાંચી ભગતે દીક્ષા તો લીધી છે કે નથી કઈ કઈ લીધી છે કે નથી લીધી હે ગયા તા ક્યારે દીક્ષામાં કે નથી ગયા નથી લીધી જ તો તો મહારાજને મુશ્કેલી થાય એટલે કે આ એક દીક્ષા વિના રહી ગયા એની ચિંતા થાય આપણને થાય છે એવી રીતે જોકે શ્લોકમાં પ્રાપ્તેહી એવો અનુવાદ માત્ર છે પણ મહારાજનું તાત્પર્ય વિધિમાં છે અર્થાત દીક્ષામ પ્રાપ્નુયાત અને તેના અંગરૂપ તુલસી માલિકે ધાર્યે ધારણ કરવી એવો અભિપ્રાય પ્રગટ થાય છે તે ગુરુના લક્ષણ વિજ્ઞાનોપનિષદ સંહિતામાં કહ્યું છે વિજ્ઞાનોપ વિજ્ઞાનોપ વિજ્ઞાનોપનિષદ એમ વાત તે ગુરુના લક્ષણ વિજ્ઞાનોપનિષદ સંહિતામાં કહ્યું છે કે જીતેન્દ્રિય શુચિર દક્ષ સર્વાંગો ધર્મ સંસ્થિત સંસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતેશ્વ ભીતેશ્વભયદો ગુરુ બાહ્ય ઇન્દ્રિયોને જીતનાર બાહ્ય શરીરથી અને અંતઃકરણથી પવિત્ર રહેનાર ધર્મ કાર્યમાં નિપુણ ખોળખાપણ વિનાના ધર્મમાં નિષ્ઠાવાન અને ભય પામેલાને મન વચન કર્મથી અભય કરનાર ગુરુ કહેવાય આ કહ્યા પ્રમાણેના લક્ષણવાળા ધર્મવંશીમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો તે ગુરુ થઈ શકે નહીં આ અંગે નારદ પંચરાત્રમાં કહ્યું છે કે મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેશુ દીક્ષિત સહસ્ત્રશાખા ધ્યાયી ચ ન ગુરુઃ સ્યાદ વૈષ ન ગુરુઃ સ્યાદ વૈષ્ણવ અવૈષ્ણવોપદિષ્ટેન મુક્તિમ મંત્રેણ ન વ્રજેત પુનસ્તદ્વિધિના સમ્યગ ગૃહણીયાદ વૈષ્ણવાદ ગુરોઃ ઘણા ઊંચા કુળમાં જન્મ હોય સમગ્ર યજ્ઞોની દીક્ષા પ્રાપ્ત કરી હોય વેદોની હજારો શાખાઓનું અધ્યયન કર્યું હોય છતાં પણ જો તે વૈષ્ણવ ન હોય તો તે ગુરુ થઈ શકે નહીં વૈષ્ણવ સિવાયના અભક્ત મનુષ્યે ઉપદેશેલા મંત્રથી મોક્ષ ન મળે માટે વૈષ્ણવ મહારાજમાં અનન્ય ભક્તિવાળા ગુરુ પાસેથી સારી રીતે વિધિ પ્રમાણે મંત્ર ગ્રહણ કરવો ઉચ્ચ પવિત્ર લક્ષણ વિનાના ગુરુ દીક્ષા આપી શકે નહીં તે સ્કંદપુરાણમાં કહ્યું છે જે સંપન્નો જ્ઞાન રાખો સહજાન સ્વામી મહારાજ